કાર્યનો પ્રેરક કોણ કાર્ય કરવા પ્રેરણા કોણ આપે છે એ પ્રેરણા તો ગયા અવતારના કોઝિસ છે તેની ઇફેક્ટ માત્ર છે મનના વિચારથી પ્રેરણા થાય છે કંઈ પણ કાર્ય થાય તે શુદ્ધાત્મા કરતો નથી પ્રતિષ્ઠિત આત્મા કરે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અંતઃકરણના અંગ છે વિચારે ચઢે તે મન અહીં બેઠા હોય ને બહાર ભટકે તે ચિત્ત મન જે દેખાડે તે પેમ્ફલેટ અને નક્કી કરે તે બુદ્ધિ અને સહી કરી આપે તે અહંકાર અંતઃકરણ પ્રમાણે બાહ્યકરણ થાય કોઈ પ્રેરક છે જ નહીં જે જે પરમાણુ ભેગા કર્યા છે તેવા વિચાર છપાઈ જાય છે અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે જો પોતે જ વિચારતા હોઈએ તો ગમતા જ વિચાર આવે પણ જેવા પરમાણુ ભર્યા છે તે નીકળે છે વિચારો સંયોગોને આધીન છે માલ ભરતી વખતે જ વિચાર કરવો સુવિચારો જે હિતકારી છે તે ભરવા મહી કોઈ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો નહીં તો ઘર કરી જાય આ ઓફિસમાં ચોર જેવો કોઈ આવે તે એને પૂછીએ કે તું કોણ છે તારો વ્યવસાય શો છે આ તો એને પેસવા જ ના દેવાય આ તો કોઈને લખવો થયો હોય તો તેને જોઈ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લખવો થશે તો એ અવળા વિચાર કહેવાય એને પેસવા જ ના દેવાય આ આપણી સ્વતંત્ર રૂમમાં કોઈને પેસવા ના દેવાય પેસવા દેવું એ જોખમકારી છે એનાથી તો સંસાર ઊભો છે અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઈએ કે ગેટ આઉટ દાદાનું નામ દેવાનું તે અટકી જાય આ બહારવટિયા રાત્રે બૂમ પાડે તો શું રાત જતી નથી રહેવાની આ તો ટેમ્પરરી છે રાત વીતી જવાની છે આપણે તો અનંત શક્તિવાળા છીએ મનનો સ્વભાવ કેવો છે સીધું વળે નહીં ને જો પટાવી સમજાવીને વાળે તો વળ્યા પછી ત્યાંથી ખસે નહીં પાછું ફરે નહીં તેથી આ નાના બાબા બેબીને સારા સંસ્કાર પાડવા તો પછી એ સારા સંસ્કાર જાય નહીં છોકરાઓને વિચારો આવે એ કાર્યકારણ વિચારો આવે તે વિચાર આવે છે કે તરત જ કાર્યમાં આવી જાય મોટો થાય એટલે ક્રિકેટના વિચારો આવે છતાં વાંચતો હોય